બન્યું તે ન્યાય એ જ્ઞાન હાજર થાય છે પણ પછી પેલું વધારે ખોટ એ જ્ઞાન હાજર થાય બધું ન્યાય પેલું પાછું ખોટ ખોટ કરે જાય આટલા પૈસા ગયા આટલા ગયા આટલા ગયા મન કરે પૂછે તો જયારે તેને જેને પૂછે તેનું ના આવે આપણે શું આ શરીરમાં જેને પૂછે તેનું ના આવે બધાને કઈ પૂછે એવું શું બધાને કઈ પૂછે એવું કેટલાક પૂછે જોઈ જવાય કે રાતે હું જ પૂછીએ તારી એને એને ઊંઘે જાય ને પૈસા જાય ઊંઘે જાય તે છે બે ખોટ થઈ જાય કલ્યાણ થઈ તમે એવું જોયેલું નથી એવું જોયું હે હવે બધું એવું લગભગ એવું જ હોય કોક વખત જોયો છે એવું? આ સંસારનો પાર આવી જાય તો બની રહ્યો ન્યાય એ તો બની ગયું એ ન્યાય આ મૂક્યા દેહ વીર્ય વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ પૂછે છે જ્ઞાન પછી પણ દેહવીર્ય ઘટે દેહવીર્ય વધે તો આત્મવીર્ય ઘટે વિચારો વિચારો તરફ બ્રહ્મચર્ય ના વિચારો હોય તો હું તો ફાયદો થાય વિચારો તો એની મેળે આવે છે ને વિચાર એટલે આપણો અભિપ્રાય હા હા તમારા આવતો રહ્યા છે બન્યા એક સેકન્ડ પણ અન્યાય થતો નથી ન્યાય થયો એટલે આપણે બુદ્ધિ આપણને બુદ્ધિ આપણને ભરતા ક્યારે ન્યાય કેમ કેવાય એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કુદરત નું આ છે તમે બુદ્ધિ થી તમે જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં વધારે એ થોડો જાણી રહ્યા પછી બુદ્ધિ નું માન્ય નહીં આપણે બન્યું એ ન્યાય ભોગવે એની દૂર કોર્ટના ન્યાયમાં ભૂલચૂક હોય ઊંધું જતું થઈ જાય બધા મોટા મોટો ન્યાય છે નેચરલ ન્યાય તો ભગવાન નો ન્યાય નથી ભગવાન ના આવ્યો હતો પક્ષપાતી હોય બે બે ગુણ્યા બે ચાર જ થાય એવું ન્યાય આકાર વધે બે સરખી રકમ હોય તો બે ગુણાકાર વધે બે સરખી બે સરખી બે ઓછી ઓછી હશે ઓછી તો એ તો રકમ આધાર છે બે વત્તા બે ચાર થાય બે વત્તા બે ચાર થાય બે ગુણ્યા બે ચાર થાય વત્તા ત્રણ છ થાય ત્રણ તો રકમ વધે સરવારો ગુણાકાર વધે ગુણાકાર વધે ના ના ગુણાકાર તો સરવારો ના વધે ના વધે મૂકો એક એક ગુણ્યા એક આપડે ગયા અને હવા ઉઠ્યા ને ચાર ગુલાબ ત્યારે કપાઈ ગયેલા લીધા ઉદર કાપી નાખ્યા જોતા ને હાથે ન્યાય કરી એનું બે જોડે વર્તન રાખવાનું શું કરવાનું પછી ઉંદર દેખાય ને એમ જોડે અન્યાય કરે છે એમ જોડે થતા રહે ન્યાય જ કરે છે ન્યાય આપણને શું શું ઉપદેશ આપશે ન્યાય એ ફરી આવ્યો છું કા આવ્યો વાંદરા બરાબર આત્મવીર્ય અને બ્રહ્મચર્ય નું અનુસંધાન ખરું મદદ કરે ને ધંધો ના હોય ત્યારે બીજી રીતે અને પાણી સરસ થાય જવાબ આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયું ભિન્ન તત્વ કહેવાય માણસ બોલે તો ફોંકા પડે મળે ફોંકા બધી મળશે ફાંકા એવું જોયું દાદા થાય એટલે થાય ને એ તો થાય એટલે થાય ને ના ના દસ નો છોકરો નહીં થાય મોડો થઈ ગયો હોય બોલતા બોલતા ફાટા પડે ઉંમર ને એ તો શરીર ને લીધે તો ભ્રમચર્ય ભ્રમચર્ય થી કઈ તને અપમાન કરનાર કોઈ મળી આવે ખરો સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી સહી સલામત થઈ ગયું તો બીજી બાબતમાં ગજુ કપાય તે બાબતમાં અપમાન છે અપમાન તારે રક્ષણ જયારે અપમાન વાંધો ના આવે રક્ષણ કોણ કરે એ તમે પાસે બરોબર કે એટલે બધા અપમાન જ છે તને ખબર ના પડે માટે તું તારી પાસે હું છું તેથી કઈ ઠંડા શક્તિ આપો પછી ઠંડા જળ મેં ઘરા નહીં આપે મેળે શક્તિ આપે તો શક્તિ મારવાની વાત લખ્યું છે પુસ્તકમાં કે ઘણા બરોબર એમ કે ઊંઘ્યા નથી એ બરોબર નથી કે આત્માની જાગૃતિ ભગવાન આત્માની જાગૃતિ રહી હતી અમને નીંદ અમને આવતી હતી અમને નથી નથી અમને અમે પડે ને ન્યાય કરવો હોય તો આ ઘટના ની દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બંધ વિચારે તે દ્રષ્ટિએ ભોગવવાનું ન્યાય ભોગવા માટે આ જજમેન્ટ નથી આ એનો ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવા માટે નથી રાય ન્યાય કરવા માટે શું સમજે વાત કરો અને આપણે ન્યાય કરવો હોય તો પાંચ છોકરાને પાંચ પાંચ વિમાન જુદા આપી દેવો બાપ છોકરા એક છોકરા બે બે આપણને એટલે વીસ હરિયા આપે તો છોકરા સમજી રહ્યું છે કે આ કરી રહ્યું છે ધ્યાન બાપે ન્યાય આવો કરવો છે ન્યાય ભોગવવો જે પેલો શું મને છે તે કેવા કાયદા કાયદેસર હવે એ લોકો એક કાયદા એક જ બે ભેદમત કરી છે રાજાની ને રાગીને બધા એટલે માર થાય છે બધા ના દે રાજાની વાઘરી બધી પછી આગળ વાંચે પદ બહુ હાલ બન્યું એ ન્યાય કે નહીં બન્યું ના ને. એટલે ન્યાય એ જ ન્યાય શું કે ન્યાય એ જ ન્યાય છે એટલે હું તારાથી ને રખડી મળ્યા એટલે theoretical એવું કે કે ન્યાય એ જ ન્યાય પ્રાપ્તિ પ્રેક્ટિકલ વગર દુનિયામાં કશું કામ થાય ને આ થિયરિકલ લખી બધું છે એક જ રૂપ છે સમજવાની જરૂર નથી બીજું કશું સમજવાની જરૂર નથી એનાથી મોક્ષ થશે લોકો મોજ કરવા જતા નથી કે લોકો ખાઈ પીને મોજ કરવા જતા નથી કે હા મોજ કરવા દે હા અનુભવી આપવા માટે લાવે છે લખ્યું છે લખવાનું અને સામા સામે અસમાધાન થાય એ કર્મ એટલે મતભેદ પડે એ બધા કર્મ સમાધાન થાય એ ધર્મ ભગવાન આ બધું કશું કર્યું નથી બિચારા. આપણે આપણી મેરેજ આપણે એક સંસાર બહુ છે અને જ્ઞાની છે એટલે ચારમુખ છે. લોક કરે એવું કરવા જાય એટલે ઉડી પૂરી કરી જાય. એવું થઈ જશે બધા. પણ શું થાય કાળજી ગાળ લાગેલા છે રૂજાય નહીં કોઈ પછી તારો હોડ બોલ્યો હોય ફરી કાળજે ના દે કાળજી ગાળ લાગે ને ના દે છે અને કાળજે ગાળ લાગેલા રૂજાય તો જ મોક્ષે જાય ગાંધી જન્ય છે ત્યાં ઈશ્વર ગુરુ બતાવડું હાલે બતાવું ઈશ્વર આવું બોલે ન્યાય ખવાય તમારો સારો ન્યાય ખવાશે આ બધું ન્યાય ક્યાં ખવાશે તેને આ દુખામાં છે આ ગોઠ નીકળતી નથી અર્જુન નથી છૂટતી તો <laughs> હજુ ને એમ લાગતું છે મારા કાકા બની એ જાય ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે ઊંચે મૂળ બધી શાખાઓ છે પાંચથી મૂળ્યું તું હશે લોકો દ્રષ્ટિ પકડી કે તું હોય બસ કર એનાથી બધું આ પૂછા આ પાંચ બધી એ પાંચ જૂથે છે બધું ભક્ત કઈ ચૂસતા નથી ભગવાનની આ- આશ્રવ આશ્રવ થયા કરે છે અત્યારે. ઇન્દ્રિયો દ્વારા આશ્રવ થયા કરે છે. બહારથી બીજું કરે. જીભ ઉપર ઘડી મૂક્યું એટલે આગળ સરસ થઈ ગયો. દ્રષ્ટિથી પેલું દેખાય છે, રાગ અને દ્વેષ. આ પાંચ ઇન્દ્રિયો બધી અહીં છે એટલે અહીંથી શું હોય છે મૂળિયા છે અને પેલા પેલા દાવણ છે પગ નહીં બધા ખોટું નહીં કહેતા કઈ કહેતા ભગવાન મોટું ખોટું કહેવાય મેં એમને એટલે જ કહ્યું છે કે મેં ગીતા પર બધો ખોટ દાદાજી પાસેથી આપણે લેવો છે આ વખતે. હા. તમે કાઢો ગીતાના મતલબ કાઢો ગીતાના એક એક આ શ્લોક બધું જે- અત્યાર સુધીના બધા ટીકા કરનારા બીજા બધા કરનારા બધા ન્યાય ખોલા રહેલા તે માર થઈ મરી ગયા શું કીધું? દાદા એક સ્વામીજી આવ્યા હતા હમણાં થોડા દિવસ કે છે કે હવે એ ગૃહસ્થી છે સંન્યાસી ઉપર લખીને કા ક્યાં અધિકાર है હા પણ એવું ગ્રસ્તી ક્યાં બોલતા કે ફરી ભેગા થાય ને એ હિન્દુસ્તાન માં સન્યાસી હાય નહીં સન્યાસી શબ્દ સમજતો હાથ ચાલતો સન્યાસી સન્યાસ થઈ શું જરા અહંકાર મુક્તા ગયા અહંકાર મુક્તા ગયા અને આઠ હજાર કર્મ ની વાત નીકળી દાદા કર્મ ની વાત નીકળી પછી ના ઈશ્વર હે યાર પાણી વાત ઈશ્વર હે તો કોણ દેગા હા ઈશ્વર તમારી પાસે ન માનતો કઈ ન માનતો દેખાડી દેખાડી પણ કોઈ પુસ્તક માં હોય નહીં એક વિચાર કર્યો છે બધા પ્રશ્નો ફરવું છે બધા પ્રશ્નમાં જવું છે ન્યાય કે ન્યાય ન્યાય નહીં બન્યું છે શું બન્યું છે કે ન્યાય નિર્વિકલ્પ થવું છે તો શું બની છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોર વિકલ્પિત થવું હોય તો ન્યાય વિકલ્પિત થવું હોય તો ન્યાય ખોર ખોર અને નિર્વિકલ્પિત થવું હોય એટલે ભગવાન થવું હોય તો આ બાજુ એ બની ન્યાય અને લખેલ થવું હોય તો આ રજળપાત કર્યા જ કરવાનો ક્યારેય ના આવે પછી સાહેબ શાસ્ત્રમાં શું કહેતા હતા લક્ષણ છે એમાં જો લક્ષણ હોય તો આપણે શાસ્ત્રમાં નથી અને પાતળા લક્ષણ હોય તો જાઉં શાસ્ત્ર શાસ્ત્ર વગર ત્યાં માણસનું લક્ષણ હતો એવા જો હોય શાસ્ત્રમાં ત્યારે હારા ત્યારે બંધ કર્યું આપણે એટલે પછી જયારે જોતા હારા ત્યારે સારું કરવું પડે એવી રીતે કરાય છે આત્માને બ્રહ્મદર્શનમાં આ બધું બંધ થઈ ગયું નારી બારી બધું. પણ જ્યાં સુધી શરીરમાં આત્મા છે યા ધર્મા ધ્યાનમાં ત્યાં સુધી આ શરીર ચડે નહીં કશું થાય કરે કરે કશું આ આમ જીવ ના હોય ડાક્ટર કે નહીં કશું છે હવે તે આરાપણે ચડાયું પાંચ હજાર વર્ષથી ઉતારે ત્યારે હવે એને જે નહીં કર્યું મોટા મોટા જાય છે Helping problem. બધાને એમાં કોઈ મોટામાં સંન્યાસ જોયા એ હતા આપણી ચોકડી અંદર મોટામાં સંન્યાસ જોયે ને એ હતા કે એમને કશું દેવું નહીં દેવું નહીં કશું નહીં સંન્યાસ શું ગમે કેવું લે આપડે આ રીતે માગે મોટામાં કોણ માગવા આવે હોય તો કોણ ના પણ આપણે એમને કેવું તમારા ફોટો નો હોય તો જતા હોય તો જતા હતા તમે તો નહીં સમજ માં કઈ આપો લોકો માયા ચાલુ પાકિસ્તાન પોતાના થોડા સાથ માટે પોતાની થોડી લાલચ કરવા માટે પ્રમાણે ભમાઈ માર્યા એટલે લોટ બની ગયું શું કરે બિચારું અને લોકોને જરાક આવે છે એ જ ભાઈ હિન્દુસ્તાન લોકો મારા બાપા કે બાબો નથી એટલે મિલને પૂરો બાબો તારો તો છે ને જેને ના બે લઈ જઈએ આપણે શું કામ અરે તારો કરે શું કરવા એક કલાક વળી જવું છે એક કલાક લઈ જવું છે તે તો કઈ જુઓ કે તો આજે રૂપિયા છે એવું નથી ચલે પછી લેવાય નહીં કહેવાય બાપા આપેલી હોય નાપતી જેમાં એ અધિકારી બનતો હોય એ મિલકત એને આપી દે અધિકારી ના બનતો એ મિલકત નથી દરી દરે એમાંથી આપવા અને બીજા બધા આપણે બિલાડી મારવા મસ્ત આપણો જીવન ગાળે દાડા ગાળે એના બધા આપણે ત્યારેથી અને કામમાં કામમાં કામમાં રાખીએ શું દારૂડિયા થઈ જાય મેં કીધું વિલાસી જીવન થઈ જાય. આપણે આપણે પૈસા દુરુપયોગ લાવનારા ઉધાર કરી જનાર સંગ્રહ કરી ના હોય છોકરા ના આપવાના છોકરા છે એ મિલકત આપડે બાપ દાદા પાંચ પચીસ હજાર દે દેજે. લો ભાઈ કે અમારી પાસે જે છે એ આપીએ ઉધાર જ આટલું વ્યાજ આવે ભાવ શું બધા બહુ જાતના દારૂ આ તો ઉતરે બીજા ઉતરે આ તો પાણી લેડે ને મળતી તમારે તો ગાતા છે લોકો વધુ વધુ દુઃખદાયી વધુ મોટા મોટું પોઈઝન હોય મારી આ બધા કુસંગ ભૂલી જઈને આ બધાની સાથે આ બધા થાય તો કુસંગત કહેવાય કુસંગ પણ આગળ જે આપડે ત્યાં તો જોઈ છે ને ત્યાં કુસંગ થાય કુસંગ વાળો દેખાડ જોવા થાય છે આ સત્સંગ કરેલો ત્યાં લીધા ભેગા થયા છે ભાવના ફળ છે ભાવના નું ફળ આ તો મેં લોકો હંગાત કરે છે ને કઈ દીધું તારે વાપર્યું હા હા હા હવે ઘાવ ઘાવ જરા કરે છે જેમ પેલામાં મીઠ જરા કરે છે ચાર ચીજ છે માસ ચીજ છે બધી હરિયાળ કરે ને ખબર કોઈને હોય ને નથી કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિશ્વાસ થઈ ગયો અંદર આ જ્ઞાન લીધા પછી જે કર્મ છે ને એ તો બધા જ બધું સુધરો ફાંસલો રાખી ના કર્યો બંધ વધે નહીં એવા થયા તું આમ આંકડો ભરેલો રાખીશ ઇન્જિન જોડે ડબ્બો હોય કાઢી નાખીને પછી ઇન્જિન ફોન પછી ચાલતો ડબ્બો ના જતો અને આપડે રહી ગયો તો મેં કાઢી નાખ્યો આ એનો તમને કરવો છે ને અને એને હવે માનામ ચિંતા લોકો આ અમારે કઈ બને તો એ વાત નહીં પેલા ઈચ્છા નો ક્રોધ થાય છે એનાથી કંદર પેલામાં એવું એનો કર અને સાચો ક્રોધ માં મારેલો જે થાય છે જીતા પોતે જાણી અને સંભાવમાં લાવે છે એનો પુરુષાર્થ એ લાવવાનું પણ કર્મને આધીન એ લાવવાનું પણ કર્મને આધીન ને કે ના ભાવ પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય તો પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય છે પછી કહે છે કર્મ સર્વશક્તિમાન થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે એમ સર્વશક્તિમાન થઈ જાય આ પુરુષાર્થમાં જો કહે છે કે જો આ પુરુષાર્થ ભાગ ના હોય તો પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય ને હા એ બરોબર છે કર્મ શક્તિ ભાવ પણ પુરુષાર્થ આ પુરુષાર્થ છે ભ્રાંત પુરુષાર્થ પુરુષાર્થ એટલે પ્રગતિ પુરુષાર્થ એટલે પ્રગતિ બે પ્રકારની પ્રગતિ એક સાચો પુરુષાર્થ પુરુષ થયા પછી પુરુષાર્થ તેનાની પ્રગતિ એ ભ્રાંત પુરુષાર્થ. અને આ ભ્રાંત પુરુષાર્થ એ પણ પ્રગતિ થાય એટલે આ પુરુષાર્થ મદદ કરે આત્મા તત્વથી કર્મનો કરતા નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરે કરે આત્મા તત્વથી કર્મનો કરતા નથી તો ભાવ કર્મ એ કઈ રીતે કરી શકો તો તત્વથી લઈ શકતા અજ્ઞાનથી કરતા છે થી કરતા છે જ્યાં સુધી હું જાણતો નથી કોણ નથી કરતા છે સિદ્ધાર્થમાં જે ભાન થાય તે કરતા કરતા નથી આપણે પુરુષાર્થ થયા જ કરે કે આપણે કરવો જ જોઈએ આપણે જ્ઞાન લીધા પછી પુરુષાર્થ થયા જ કરવો જોઈએ ને. ખ્યાલ કરે આપણે થયા જ કરે આપણી આપણી આપણો નિશ્ચય હોવો જોઈએ જો આપણો નિશ્ચય હોવો જોઈએ કે દાદા પાંચ આજ્ઞા મારે પાવી છે તે તૈયાર કરે ભાન ના રહેવું જોઈએ એવું ભાન નહીં તારીખ નવ છ ત્રાસી સાહેબ આપણે प्रकार से बुरा बोलना पड़ता है आज कठिनाई यही है हाँ। प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है कि प्रज्ञावान बहुत कम है हाँ बुद्धिमान ही भरे हैं सारे बुद्धिमान ही सारे हैं प्रज्ञावान बहुत कम है अच्छा। प्रज्ञा स्थानकरण थी वैसे लौका सा है लौका सा लौका सम लौका सम गृहस्थ है लौका सा हम गृहस्थी होता है लौका सा तो लौका सा के बाद ये लवजी लोका था, लोका था। हाँ लौका सा हाँ, बरोबर. हाँ और लौका सा ने ये मूर्ति पूजा के बारे में कुछ विरोध हाँ, किया हाँ. फिर उसके बाद ये लवजी धर्मसी धर्मसी मुनि નૌકાશાની પછી નૌકાશાની પછી ધરમ નવજી ધરમજી મુનિ એ બધા પછી થયા ये स्थानकवासी हो गए और उनमें से हम निकले थे स्थानकवासियों में ठीक है, ठीक है. સ્થાનકવાસીઓમાંથી પછી કે જે અમે નીકળ્યા हमारा आचार्य भिक्षु એક જ મૂળ એક જ હતું આ? લોકા ધર્મ હતું? हाँ लौका था के बाद ये स्थानकवासी बने और स्थानकवासी के बाद सत्रह सौ में आचार्य भिक्षु ने तेरा पंथ की स्थापना ભિક્ષુ आचार्य भिक्षु પહેલા લોંકાસા લોંકાસાથી સ્થાનકવાસી પણ सिद्धांत ये जो आज हमारा चल रहा है एक बहुत क्रांतिकारी और नए थे एक पुस्तक में आपको सजेस्ट करूंगा भिक्षु विचार दर्शन सभी देखते हो ભિક્ષુ વિચાર દુનિયા એ हैं? જ્ઞાની है. या ભિક્ષુ મુનિએ એને છોડી પેલી પેલી મેં વાત કરી એમને કે આમાં દાદાનું નિધિધ્યાસન બધાને આવી રીતે રહે છે નિરંતર પછી એના પછી એમનો પ્રશ્ન પૂછ્યો કે આ શક્તિપાતમાં વિશ્વાસ કરો છો सच्ची बात क्या चीज है? कोई चीज है नहीं. नहीं है विश्वास के नहीं करते ऐसी बात गलत बात है. सब ठीक है यही हम मानते हैं कि बिल्कुल गलत और दूसरे को भटकाने वाली बात हाँ, ऐसा होती है हिंसा करता है मगर शक्ति पाप का हिंसा करता है उनके पास शक्ति नहीं है क्या करेगा उनके पास और सब लोग बोलता है कि हम शक्ति पास करें तुम्हारे पास किधर है बड़ी गलत बातों करता है और सम्मोहन में हाँ सम्मोहन में सम्मोहन में आपने क्यों गाना सोचे सम्मोहन इतना टाइम कर सकता है वो कर सकता है वो गीता हाँ। वो निर्भर आदमी को कर सकता है ખબર આપી નહીં सबर तो होता नहीं पर आप क्या विश्वास करते हैं सम्मोहित करने में એટલે આપ તમે શું તમે શું વિશ્વાસ કરો છો સંમોહિત કરવામાં कर सकता है कोई आदमी ના આપ આપ તમારા માટે પૂછો છો. हाँ? તમારા માટે हम तो मन कोई चीज है हम नहीं करता है हम- नहीं करने बस यही और कुछ नहीं हमारे कोई करने का हाँ, नहीं जो सम्मोहित और सबको चौबीस चौबीस एक कलाक या दादा ख्याल हाजिर रहता है कितना आदमी को हम्म, दस पंद्रह हजार आदमी को संबोधित करने में तो मस्तिष्क सोता है सो जाता है मस्तिष्क जागृत नहीं रहता ये संबोधित करने में मस्तिष्क सो जाता है जागृत नहीं रहता है तो ये जागरण की प्रक्रिया नहीं है ये तो मस्तिष्क को सुप्त करने की प्रक्रिया जहाँ कैश रहे ना वहाँ ऐसी कोई दूसरी चीज का आलम्बन की जरूरत ही नहीं है जागरण तो हाँ, लाइन वही है हाँ बिल्कुल ठीक है वो सब एकांतिक जातवाद और भेद विज्ञान बस दो बाकी है नहीं हम क्या करते हैं हमारा हम तो मेरा आदमी के आप दूसरे की कैसे ले हाँ, तो सकते हैं सम्मोहन हम्म। तो भी कैसा कर सकता है सम्मोहन तो किसी ने ट्राटक का अभ्यास किया तो कर सकता है पर यह रास्ता सही नहीं सम्मोहन तो जादूगर कर सकता है हाँ जादूगर कर सकता है करते हैं जादूगर <laughs> और ये सारे शक्तिपात और सम्मोहन करने वाले मुझे तो जादूगर से कम नहीं लगते बड़े जादूगर ही लगते हमारे यहाँ प्रेम है प्रेम हाँ, ये अच्छा निरंतर जो से गंदा बात है ये अनुमान शक्ति ये प्रेम और अनुग्रह है ये तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना ये ठीक बात है प्रेम ही है ऐसा कर दिया है प्रेम चालू हो गया हाँ शत्रु तो से समझेंगे तो सिर्फ की बात की ऐसी करने वाली व्यर्थ वो मुस्लिम भी होता है इसका पार्टी भी है एक दिल्ली में एक आदमी आया नहीं है तो सब विपरीत मार्ग लिखा मार्ग अच्छा मार्ग है ये संशय विपर्य और अनंत व्यवसाय तीनों मुख्य मार्ग के प्रतिकूल होते हैं और पीछे लोधी रहता है और हाँ, गुरु चलाती रहता है गुरु भी रहता है गुरु भी चलता है हाँ शक्ति नहीं शक्ति राजस्थान में गोहा कहते हैं गुरु लोधी केलो लालची दोनों खेले दाम दोनों डूबिया बापरा देश पत्थर की नाम हाँ। हम तो इतना ही मानता है कि कोई भी आदमी को आत्मज्ञान सब ज्ञान बंद होना चाहिए ये ठीक है बहुत अच्छा है वो बंद नहीं हुआ तो कुछ भी काम कोई पूरा हुआ नहीं सारी समस्या आत्म रौद्र ध्यान की है आज सारी समस्या मानसिक तनाव એટલે આજે સારી સમસ્યા આજે બધા जो प्रॉब्लम उभा થાય કે આત્મજ્ઞાન અને રૌદ્ર ધ્યાનના માનસિક તણાવ જે હોય, मानसिक तनाव बड़ा और धर्म ज्ञान सुख લેना सुख नहीं कर ठीक है तो विकल्प बनाता है हम्म। और आपको ध्यान विकल्प नहीं बनाता है बस वही बात है तो हम लोग तो यही बात करता है कि जिसको आत्म ध्यान बंद करने का वो निधराओ और कोई काम यही आचार्य विष्णु ने बीत रात की आज्ञा पर बल दिया हाँ। आपका भी यही तो मुझे हाँ। बहुत अच्छा है વાત કહેલી અને તમે આ કહો છો એટલે કે જે મને એટલા માટે તમારું વધારે પસંદ છે आज्ञा पर बीत रात की आज्ञा વિતરા- વિતરાગની આજ્ઞા એવું છે हम दूसरी बात ही मानता नहीं दूसरी बात कोई भी जो है साधन साधन जीता नहीं रहता है साथ एक ही है और साधन के साधन बड़ा साधन कौन सा है कि जिधर आते ध्यान होते हैं बंद में सबसे बड़ा अच्छा साधन बस एकता हो गया कोई गाली दे दे मारे तो फिर अपने रहो तो ध्यान आवश्यक नहीं होगा अगर इन दो से बच जाता है आदमी तो सही अर्थ में धार्मिक होता है सही अर्थ में शांतिपूर्ण जीवन जीता है हाँ। ये दो से अगर बच जाता है आदमी तो तभी वो सच्चा धार्मिक होता है और शांतिपूर्ण जीवन जीता है हाथ जाने वाला है दो चार मुंबई जाने वाला है वो डिजिटल हो गया है हाथ हम्म। से तो ध्यान रमजान का कारखाना चल रहे हैं तो वही रहा है सारा ये बात मूल बात को पकड़ा मूल हाँ, पकड़ा है क्या रहता है कांचोला है आत्मज्ञान ऐसी आत्मज्ञान होती है कभी तो आत्मज्ञान जिधर कठोरता नहीं होती समझे वहाँ सरलता होती है वहाँ नम्रता होती है तुम्हारा नम्रता अति नजीक कठोर है शांति मुक्ति विद्युता मृदुता हाँ विद्युता मृदुता के चार न हो तो आत्मज्ञान की हाँ, कभी गंदगी नहीं है क्षमा क्षमा चाहिए यदि कोई हमको स्वर बारे हमको क्षमा नहीं हुए तो फिर हम ज्ञानी कैसा है इतनी गलत बातें करने की मारे की बात को कोई फायदा क्षमा जाता है इसका परिणाम होना चाहिए रुद्र का रुद्र का उसके बिना कुछ होता ही नहीं है हाँ? उसके बिना कुछ होता नहीं उसके बिना कुछ होता नहीं विद्या हाँ। के बिना धर्म का स्पष्ट ही नहीं ये बहुत सुंदर सूत्र है संबंध है सत्तारी धारा धर्म के चार दरवाजे शांति मुक्ति अज्ञे शांति क्षमा मुक्ति निर्लोकता का हार और माओ ये चार द्वार है इनमें प्रवेश नहीं है तो आगे धर्म की बात तो कोई है ही नहीं हम्म, ये अच्छा है कि शक्तिपात भी नहीं सम्मोहन भी नहीं कुछ नहीं अगर आत्म जागे એટલે જે એ વાત સા- સારી છે તમારી પાસે કે સંમોહન નથી શક્તિપાત નથી કેવળ આત્મ જાગરણ ની વાત છે जागृति के लिए बात हाँ, है। ठीक है। और आज तो जागृत बंद होना चाहिए बंद हुआ तो हम मानेगा कि वो रस्ते है रस्ते पे है। पर आज के धार्मिक तो ऐसे बन गए कि पचास वर्ष से धर्म कर रहे हैं रात से रोज पे ध्यान की वैसे ही दोनों साथ साथ चल रहे हैं धर्म भी साथ चल रहा है घर भी चल रहा है આજકાલ તો એવું છે કે પચાસ પચાસ વર્ષથી ધર્મ કરે सारी संस्कृत एक दोनों का- पूरे से बोलता हूँ कि वो तुम्हारी मेहनत मेहनत व्यर्थ जाती है સામાન્ય આનંદ અવતાર છે એ કહેવાય દુસરા કહેવાય પ્રગતિ નહીં કહેવાય અમારે એક આચાર્ય જયાચાર્ય નામ થાય જે પણ કઈ ક્રિયા ચારિત્રની કરાવવા ચારિત્રની ક્રિયા જે પણ કઈ बार કરાવવા अनंत करी અનંત વાર કરી पर काजन પણ करिया પણ કાર્ય કર્યું નહીં કર્યું ये चारित्र नहीं बोला जाता है क्रिया तो होती है ना कभी क्रिया, क्रिया। एक भी है एक भी क्रिया। है अ, साधु का देश है संयम भी लिया સંયમ લે સાધુ નો વેશ લે બધું ગમે તે કરે श्रावती क्रिया की इसका फल मिलता है इसका फल मिलता है हाँ। बस उनका फल मिलता है इसका संसार सुख राज अनंत जन्म करने पर कुछ काम नहीं हमने उनका करना तरह एक किया है जब तक जब तक साधन बहुत किया है इनको कुछ- हमने एक भी अपवाद नहीं किया है अपवाद नहीं किया एक भी अपवाद આપને એક નહીં किया मैं भी कम करता हूँ एक करता हूँ बस संपत्ति અનિવાર્ય આપણે એક કરે નથી અને હું છતાં વર્ષમાં સંવત્સરીનો એક કરું છું